કૃષ્ણ કીર્તનમાં તન્મયતા થઈ છે ભક્તોના હૃદયમાં જયારે પ્રેમ વધે છે ત્યારે જ ભગવાનને ભૂખ લાગે ભગવાનની ભક્તિ એવી કરો ભગવાનને ભૂખ લાગે ભગવાનને તમારા ઘરમાં ખાવાની ઈચ્છા હતા વિદુર પત્નીનો પ્રેમ બહુ વધ્યો છે ભગવાન મારા ઘરમાં ભોજન કરે મને દર્શન કરવા આજે માલિકને ભૂખ લાગી છે ભક્તોના હૃદયમાં પ્રેમ જયારે બહુ વધે છે ત્યારે જ ભગવાનને ભૂખ લાગે હું આવ્યો છું પ્રભુએ કહ્યું છે કાકા હું આવ્યો ભગવાન મને કાકા કઈ કોણ આવ્યો છે મારે બહુ કોઈ પતિ પત્ની દોડતા ગયા છે જ્યાં દરવાજો ઉભા ચૌદ ભુવનના જેમના બરાબર વાત દર્શનમાં એવી તન્મયતા થઈ આસન આપવાનું ભૂલી ગયા જ્યાં અતિશય પ્રેમ છે જ્યાં માન લેવાની ઈચ્છા થતી નથી પ્રભુએ આસન મને ભૂખ લાગી વિદુરજીના ઘેર ભગવાન ભોજન કરે છે મીઠાઈમાં મીઠાશ નથી હોતી મીઠાશ પ્રેમમાં હોય પ્રેમ રસાથી મધુર રસ પ્રભુએ ભોજન કર્યું વિપુલ પત્નીનો મનોરથ સફળ થયો વિપુલજીના ઘેર ભોજન કરી હવે દ્વારકાના શરણ દ્વારિકા नैवेद्यं कुलमन्त्रेण सम्प्रोक्ष्य प्राणाय नमः महानाय नमः ज्ञानाय जागृतं समर्पयामि करोद्वर्तनार्थे चन्दनपुष्पे समर्पयामि सुवासफलदाङ्कुलं समर्पयामि हिरण्यगर्भेति दक्षिणाः परिकल्पयामि नीराजनम् या बाजू आरती लो ज्वालामालिन्यै नमः रिमिति मन्त्रेण प्रज्वाल्य वेदावन्तमभेदामम् गोपीजन परिवेष्टितमण्डलम् गोविन्दम् परमानन्दम् गुरुमते श्री गोज्ञाराधे समर्पयामि द्वारिकाधीश की जय श्री बाल कृष्ण Oh. पत्रस्य पुटे शयानम् बालम् मुकुन्दम् मनसा स्मरा श्रीकृष्णगोविन्द पितचित्त दध्यादिकम् मोहवशाद दयानानि लये विदेति मानि विष्णो प्रवदन्ति मरत्या ते निश्चितव्रजन्ति गोविन्दामो वयम जीवे सदैवं भज सुन्दराणि नामानि कृष्णास्य मनोहरा समष्टभक्तार्थिविनाशनानि गोविन्द दुःखावसाने इद मे वज्जे देहावसाने इदमेव जाप्यम् गोविन्द ददामोदरम श्रीकृष्णराधा श्रीकृष्णराधावरगोकुलेश गोपालगोवर्धननाथ जीवे पिबास्वामृतमेतदेव गोविन्ददामोदरमा दिव्ये रसज्ञे प्रियात्वम् सत्यम् हितम् त्वाम् परमम् वदामि आवर्णये मधुराक्षराणि गोविन्दो वामे मे वयाचे मम शम गते दण्डधरे कृतान्ते वाक्ताव्यमेवं मधुरम् शुभक्त्या गोविन्दरामोदर पूर्वजेन अथाहतन्मन्त्रदृशां वरीया यन्मन्त्रिणो वै दुरिकं वदन्ति શ્રી કૃષ્ણના આંખમાં જ્ઞાન અને વૈરાગ્યનો નિવાસ ભગવાનની જે આંખ છે એ જગત જોવા માટે નથી જગત પ્રભુએ જ બનાવ્યું છે ભગવાનને જગત જોવાની ઈચ્છા થતી જ નથી કદાચ ભગવાનને જગત જોવાની ઈચ્છા થાય તો આંખ વિના ભગવાન બધું જોઈ શકે કાન વિના ભગવાન બધું સાંભળી શકે છે ભગવાનની જે આંખો છે એ જીવાત્માને જ્ઞાન વૈરાગ આપવા માટે એક આંખમાં જ્ઞાન છે એક આંખમાં વૈરાગ છે रामदेवे नजर तुमको तो सभी सूरत राम की है ના ઘરમાં ભગવાનની સ્થાપના કરો તમારા ઘરમાં જે સારામાં સારી જગ્યા હોય ત્યાં ભગવાનને પધરાવો પ્રભુએ તમને સંપત્તિ આપી હોય તો ભગવાનના માટે સુંદર સિંહાસન બનાવો જે ઘરમાં લક્ષ્મીનો ઉપયોગ નારાયણની સેવામાં થાય એ ઘરમાં લક્ષ્મીજી અખંડ વિરાજ આજકાલ કેટલાક લોકો રસોડામાં જ નાનકડા ગોખલામાં ભગવાનને બેહાડી રાખે એ સારું નથી ભગવાન ઘરના માલિક છે ઘરમાં જે બહુ સારી જગ્યા છે ત્યાં ભગવાનને સ્થાપન કરે પ્રેમથી પૂજા કરો જે ઘરમાં ભગવાનની સેવા પૂજા થતી નથી એ ઘર સ્મશાન જેવું છે એ ઘર બહુ જ અશુદ્ધ છે જે ઘરમાં પરમાત્માની પૂજા થતી નથી એ ઘરમાં પાણી પણ પીવું ઘરની શોભા ભગવાનના લીધે છે પ્રેમથી પૂજા કરો ભગવાનનો સુંદર શૃંગાર કરો ભગવાનમાં આંખ સ્થિર કરીને ભગવાનના નામનો જપ કરો કદાચ મન ચંચલ થાય તો થવા દો આંખને સ્થિર કરો ઘણા લોકો એવું બોલે છે મન સ્થિર રહેતું નથી તમે મન નથી તમે મન સાથે એક કેમ થાવ છો તમે મનથી જુદા છો તમે ભગવાનમાં સ્થિર થઈ જાઓ મન સ્થિર થશે કદાચ મન ચંચલ થાય તો ભલે થાય આંખને સ્થિર રાખો જેની આંખ ભગવાનમાં સ્થિર છે એનું મન પણ ધીરે ધીરે સ્થિર થાય જાગૃત અવસ્થામાં મન આંખમાં હોય છે આંખ જ્યાં જાય ત્યાં મન જાય આંખ જ્યાં સ્થિર થાય ત્યાં મનને સ્થિર થવું પડે છે ભગવાનમાં આંખ સ્થિર કરો ભગવાનના દર્શનમાં ધરાશો નહીં ભગવાનના દર્શન કરતા કરતા ભગવાનના નામનો જપ કરો ત્યારે ભગવાનની પ્રાર્થના કરો એક વાર મને નજર આપો ભગવાન જેને નજર આપે છે એના બુદ્ધિમાં જ્ઞાન પ્રગટ થાય છે ભક્તિથી જ્ઞાનને પ્રગટ કરવાનું છે પુસ્તકો વાંચવાથી જ્ઞાનની ઉત્પત્તિ થાય છે સંસારનો એક નિયમ છે જેની ઉત્પત્તિ થઈ એનો વિનાશ પણ થવાનો બે મહિના ચાર મહિના કોઈ પુસ્તક ન વાંચે તો ધીરે ધીરે જ્ઞાનને ભૂલી જશે જ્ઞાનને ઉત્પન્ન ન કરો જ્ઞાનને ભક્તિથી પ્રગટ કરો ભક્તિ માં છે જ્યાં માં જ આવે છે ત્યાં પાછળથી બાળકો દોડતા આવે છે પ્રેમથી પરમાત્માની પૂજા કરો આંખ ભગવાનમાં સ્થિર કરી ભગવાનના નામનો જપ કરો ભગવાનને કહેજો મને એક બાર નજર આપો ભગવાનના એક આંખમાં વૈરાગ છે અને એક આંખમાં જ્ઞાન છે ભગવાન પ્રેમથી જેને જુએ છે એને સંસારનું બધું સુખ તુચ્છ લાગે છે સંસારમાં જીવ અનેક વાર દુઃખી થાય છે તો પણ એને સંસાર મીઠો જ લાગે છે સંસાર સુખમાં મનથી ઘૃણાવતી નથી ભગવાન જેને નજર આપે છે એના બુદ્ધિમાં જ્ઞાન વૈરાગ્ય પ્રગટ થાય છે જે જ્ઞાન ભક્તિથી પ્રગટ થયું છે એ જ્ઞાન કાયમ તકે છે પુસ્તકો વાંચીને જે જ્ઞાની થયો છે એનું જ્ઞાન ટકશે નહીં તમે બધા જ્ઞાની છો જીવ ઈશ્વરનો અંશ છે જે સિંહનો બાળક છે સિંહ જ હોય કોઈ જીવ અજ્ઞાની થઈ શકે નહીં માનવનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું ભક્તિ કરવાથી પૂજા કરવાથી પ્રેમથી ભગવાનના નામનો જપ કરવાથી ભગવાનનું સ્મરણ કરવાથી અજ્ઞાન દૂર થાય અજ્ઞાન દૂર થયું કે જ્ઞાન અંદરથી પ્રગટ થાય પથ્થરમાં મૂર્તિ હોય છે પથ્થરમાં સાધારણ માનવને મૂર્તિ દેખાતી નથી કારીગરને દેખાય કારીગરની દૃષ્ટિ સૂક્ષ્મ હોય કારીગર પથ્થરમાં મૂર્તિને ઉત્પન્ન કરતો નથી મૂર્તિને ઢાંકનારો જે ભાગ છે એને યુક્તિથી કાઢી નાખે મૂર્તિને ઢાંકનારો ભાગ કાઢી નાખે પથ્થરમાંથી મૂર્તિ પ્રગટ થાય છે કારીગર પથ્થરમાં મૂર્તિને ઉત્પન્ન કરતો નથી પથ્થરમાં મૂર્તિ હોય છે આત્મા જ્ઞાનમય છે તમે બધા જ્ઞાની છો માનવનું જ્ઞાન અજ્ઞાનથી ઢંકાયેલું રહે છે અજ્ઞાન દૂર થયું કે જ્ઞાન પ્રગટ થાય તત્સ્વયં યોગ સંસિદ્ધા કાલેન આત્મનિવિંદતી અંદરથી જ જ્ઞાન પ્રગટ થાય મીરાબાઈ કોના ઘેર વેદાંત ભણવા ગયા મીરાબાઈ ગુરુ કોણ મીરાબાઈ નું જીવન બહુ સાદું હતું બહુ ભણેલા નહોતા પ્રેમથી ગોપાલજીની પૂજા કરે ગોપાલજીનો સુંદર શૃંગાર કરે ગોપાલજીમાં આંખ સ્થિર કરે એકાંતમાં બેસીને પ્રેમથી કીર્તન કરે મીરા ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મય થાય છે અને ત્યારે ભગવાન જ એના મુખથી બોલે છે કોઈ પુસ્તકમાં વાંચેલું મીરાભાઈ બોલ્યા નથી કોઈનું સાંભળેલું તે બોલ્યા નથી સાધારણ માનવ સાંભળેલું બોલે છે કોઈ પુસ્તકમાં વાંચેલું બોલે છે સંતો ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મય થઈને બોલે ત્યારે એમના મુખથી ભગવાન જ બોલે ઋષિણામ પુનરાધ્યાનામ વાચમ અર્થો અનુધાવતે સાધારણ માનવ પુસ્તકના પાછળ પડે સંતો પરમાત્માના પાછળ પડે પરમાત્મા સાથે પ્રેમ કરે છે સ્મરણ કરે છે ત્યારે અંદરથી જ જ્ઞાન પ્રગટ થાય છે વિદુરજી કેવી ભક્તિ કરતા હતા તમે વિદુરજીના જેવી ભક્તિ કરો જ્યારે તમને જીવનમાં થોડી અનુકૂળતા મળે વિદુરજીનું ચરિત્ર કાલે સાંભળ્યું છે એકવાર સાદું ભોજન કરતા આખો દિવસ ભક્તિ કરે છે ધ્યાન કરે છે જપ કરે છે પૂજા કરે છે પાઠ કરે છે મન ભગવાનથી દૂર જાય ત્યારે બગડે છે મન ભગવાનથી દૂર જાય ત્યારે પાપ થાય છે તમારા મનને ભગવાનથી દૂર જવા દેશો વિદુરજીએ કાર્યક્રમ એવો નક્કી કર્યો છે મન સંસારમાં જાય આખો દિવસ ભક્તિ કરતા હતા વિદુરજીની ભક્તિ ભોગ માટે નથી સાધારણ માનવ ભક્તિ કરે છે ત્યારે એવી ઈચ્છા રાખે છે મને બહુ સુખ મળે આજે જેવી મારી સ્થિતિ છે એવી કાયમ રહે મારા જીવનમાં દુઃખ આવે નહીં મને પૈસા મળે ભક્તિનું ફળ પૈસો નથી ભક્તિનું ફળ પરમાત્મા મોટા મોટા સંતોને જંગલમાં ઝાડના તળે જે આનંદ મળતો હતો એ આનંદ રાજમહેલમાં રાજાઓને પણ મળે સાધારણ માનવ પૈસાના પાછળ પડે ભક્તિ કરે છે તે પણ વધારે મને સુખ મળે સુખ ભોગવવાની ઈચ્છાથી ભક્તિ કરે છે જે સંસારનું સુખ ભોગવવા માટે ભક્તિ કરે તે ભગવાનના સ્વરૂપને જાણતો જ નથી એને ભગવાનનું જ્ઞાન જ નથી ભગવાન આનંદમય છે સંસારમાં સુખ મળશે દુઃખ ભોગવવું પડશે ભગવાન તમને આનંદ આપશે વિદુરજીની ભક્તિ ભગવાનના માટે ભગવાન મારા ઘેર આવે મારા ઘરમાં ભગવાન ભોજન કરે કેવો શુદ્ધ ભાવ છે પ્રભુ પાસે કઈ માગવું નથી એકવાર ભગવાન મારા ઘેર નહીં આવે તમે એવી ઈચ્છા રાખો કે મારા ઘેર ભગવાન આવે એવી ઈચ્છા રાખીને ભગવાનની ભક્તિ કરો તમારા ઘેર ભગવાન આવશે જે ભગવાનની ભક્તિ ભગવાનના માટે કરે છે એના ઘેર ભગવાન આવે વિદુર પત્નીનો મનોરથ છે પ્રભુ પાસે કઈ માગવું નથી ભગવાન કેવી રીતે ભોજન કરે છે તે મારે જોવું છે ભગવાનની ભક્તિ એવી રીતે કરો કે ભગવાનને તમારા ઘરમાં આવ્યા પછી ભૂખ લાગે જ્યાં અતિશય પ્રેમ હોય ત્યાં માનવ પણ માગીને ખાય જ્યાં ઓછો પ્રેમ છે જ્યાં કોઈ આપે છતાં માનવ લેતો નથી ઋગ્વેદમાં એવું વર્ણન છે ભગવાન કોઈ દિવસ પાણી પીતા નથી ભગવાન કોઈ દિવસ ખાતા નથી ભગવાન બધાને ખવડાવે છે દ્વાસુ પરના સયુજા સખાયા સમાનમ વૃક્ષમ પરિશસ્વ જાતે અન્ય પિપ્પલમ સ્વાદુ હતી અન્ય અનશ્નન વિચાકસી સંસાર વૃક્ષ છે આ વૃક્ષમાં બે પક્ષીઓ બેઠા છે એકનું નામ છે જીવ બીજું જે પક્ષી છે એનું નામ છે શિવ જીવરૂપી પક્ષી વિષય રૂપી ફળ ખાતો જ રહે છે જીવ વિષયો ભોગવે છે ભૂખ્યો જ રહે છે ભોગીની કોઈ દિવસ તૃપ્તિ થતી નથી ભોગી એ ભૂખ્યો જીવરૂપી પક્ષી અતિ દુર્બળ છે બીજું જે પક્ષી છે શિવ એ પોતાના સ્વરૂપમાં આનંદ મારે છે એ પુષ્ટ છે જીવ વિષયો ભોગવે છતાં દુબળો રહે છે ભગવાન કઈ ખાતા નથી એક અશ્નન અન્ય અનશ્નન થોડો વિચાર કરો ભગવાનને ખાવાની ઈચ્છા થાય તો ભગવાનની ભૂખ શાંત કરવાની કોઈ દેવમાં પણ શક્તિ નથી ભગવાનની ભૂખ ભગવાનના જેવી જ હોય ભગવાનની ભૂખ કોણ શાંત કરી શકે ભગવાનને પ્રેમની ભૂખ છે પરમાત્મા જીવને પ્રેમ આપે છે જીવ પાસે પરમાત્મા પ્રેમ જ માગે છે ભગવાન સદાના માટે પ્રેમના ભૂખ્યા છે વેદોમાં જે વર્ણન છે તે બરાબર છે ભગવાન ખાતા નથી ભગવાન બધાને ખવડાવે છે કોઈ વૈષ્ણવના હૃદયમાં પ્રેમ જયારે અતિશય વધે છે ત્યારે ભગવાનને ખાવાની ઈચ્છા થાય ભગવાનને ભૂખ લાગે એવો પરમાત્મા સાથે પ્રેમ વિગ્રહ પત્નીનો મનોરથ હતો આજે ભગવાનને ભૂખ લાગી પ્રભુએ ભોજન કર્યું ગોપીઓનો પ્રેમ બહુ વધી ગયો ત્યારે ભગવાનને માખણ ખાવાની ઈચ્છા થાય જગતનું આકર્ષણ શ્રી કૃષ્ણ કરે છે શ્રી કૃષ્ણનું આકર્ષણ ગોપી પ્રેમ કરે ભગવાન મારા ઘેર ક્યારે આવશે ભગવાન મારા ઘરનું માખણ આરોગે મારે જોવું છે ગોપીઓનો પ્રેમ બહુ વધી ગયો શ્રી કૃષ્ણ એક એક ગોપીના ઘેર જઈને માખણ કોઈ કોઈ વખત ગોપી પ્રેમથી એવું બોલે આ કનૈયો માખણ ચોર છે એને હું ભૂલાવું છું ત્યારે મારા ઘેર આવતો નથી ઘરમાં કોઈ ન હોય ત્યારે ગ્વાલ બાલ મિત્રોને લઈને આવે છે ચોરી કરે ગોપી પ્રેમથી એવું બોલે કનૈયો માખણ ચોર છે બાલકૃષ્ણ દેખાય કે ગોપી સખીને સમજાવે માખણ ચોર આવ્યો છે ઓ સાવધરે રે એ આવ્યો છે ગોપી આવું બોલે ત્યારે ભગવાન ગાલમાં હશે પ્રેમમાં કોઈ ગાળ આપે ને તો ખોટું લાગતું નથી પ્રેમમાં કોઈ બહુ માન આપે તો ખોટું લાગે પ્રેમમાં અતિ માન અપમાન જેવું છે હું તો ઘરનો છું તમારો છું મને આટલું માન કેમ આપો છો પ્રેમમાં તિરસ્કાર એ સત્કાર છે ગોપી પ્રેમથી એવું બોલે છે ગોપી શ્રી કૃષ્ણને માખણ ચોર કહી શકે આપણા જેવો સાધારણ માનવ ભગવાનને ચોર ચોર કે તો ભગવાનને ગમે નહીં ભગવાન તો તરત જ જવાબ આપે છે હું ચોર નથી તું ચોર તારો બાપ ચોર તારો દાદોય ચોર હતો કેવી રીતે ભેગું કર્યું છે તે બધું હું જાણું છું મને બધી ખબર છે ઓછી મહેનતે વધારે કમાવે એ ચોરી કરવા જેવું જ પાપ છે મહેનત પ્રમાણે નફો લે એ યોગ્ય છે ઘણા લોકોને એવી ઈચ્છા થાય છે ઓછી મહેનતે મને વધારે ધન આપણા શાસ્ત્રોમાં એને ચોરી સમાન જ માન્યું છે ભગવાન તો માલિક છે યશોદા માતાને ગમતું નહોતું બાલકૃષ્ણને માખણ ચોર માખણ ચોર કે યશોદા મૈયા બાલકૃષ્ણને સમજાવે માખણની ચોરી તું કરે છે સારું નથી ગામના બધા લોકો તને ચોર ચોર કે છે એવી રીતે તારી જાહેરાત થાય તો મોટો થયા પછી તને વહુ કોણ આપશે બેટા તારું લગ્ન નહીં થાય તો ચોરી કરવાનું છોડી દે ઘરનું માખણ ખાતો નથી અને ગોપીઓના ત્યાં ચોરી કરવા જાય તું ઘરનું માખણ કેમ ખાતો નથી બાલકૃષ્ણ બોલ્યા છે અહીંયા મને ઘરનું માખણ ભાવતું જ નથી આ ગોપીઓનું માખણ બહુ સરસ હોય ગોપીના માખણમાં મીઠાશ છે કે ગોપીના પ્રેમમાં મીઠાશ તમારો શત્રુ તમને બરફી આપે એ પરથી તમને કડવી લાગે પ્રેમ રસ અતિ મધુર રસ ગોપી પ્રેમની મૂર્તિ છે અનેક જન્મનો પ્રેમ માખણમાં છે અને તેથી શ્રી કૃષ્ણને ઘરનું માખણ ભાવતું નથી વિદુરજીના જેવી ભક્તિ કરો એવી ઈચ્છા રાખો મારા ઘેર ભગવાન આવે મારા ઘેર ભગવાન ભોજન કરે ભગવાનની ભક્તિ ભોગ માટે ન કરો ભગવાનની ભક્તિ પૈસા માટે ન કરો ભક્તિનું ફળ પૈસો નથી પરમાત્મા મોટા મોટા રાજાઓ શ્રી કૃષ્ણ ભગવાનને આમંત્રણ આપતા હતા કોઈના ઘેર ગયા નહીં વિના નિમંત્રણ વિદુરજીના ઘેર આવ્યા છે વિદુરજીની ભક્તિ સફળ થઈ છે વિદુરજીને કૃતાર્થ કરી શ્રી કૃષ્ણ ભગવાન ધર્મરાજાને મળવા ગયા વિદુરજીએ વિચાર કર્યો કૌરવોના ઘેર પ્રભુએ પાણી પણ પીધું નથી મને એવું લાગે છે શ્રી કૃષ્ણ હવે કૌરવોનો વિનાશ કરશે તેથી પાણી પીધું નથી એક વાર હું ધૃતરાષ્ટ્રને સમજાવું માની જાય તો સારું છે વિદુરજીએ ધૃતરાષ્ટ્રનો સંગ છોડ્યો છે ગંગા કિનારે રહે છે ધૃતરાષ્ટ્રના સંગમાં મારી બુદ્ધિ બગડી જશે ધૃતરાષ્ટ્રમાં સદભાવ રાખ્યો